આપણે મા બાપને એનો ઉપકાર ભૂલાય નહીં ને હે નાનપણમાં આપણને નાનપણથી તે મોટા કરે પીએ આપે છે તારી મેં તારી બેન તારી છે એમનું જ છે એ પણ એમનું જ છે ને તારી બેનમાં ક્યાં એમનું છે ને તારી નામ ક્યાં થયું કેટલું છે આ તમને આ ગમે એટલે ઉજ્જો હજી કંટાળો આવ્યો નથી કંટાળો આવ્યો જય ઈશ્વર આવી ગયો જય આ જરા કેટલી કરે છે જરા કામ હલાઈ આઉટ લઈ દાદા નો સત્સંગ કરવા જવાનું છે પછી આ બધું નથી દાદા નું સત્સંગ કરવા જવાનું પછી હજુ સુધી નજીક છે શ્રીમદ રાજચંદ્ર નું જીવન ચરિત્ર વાંચું છું શ્રીમદ રાજચંદ્ર નું જીવન ચરિત્ર હું વાંચું છું સમજાતું નથી એનું જ્ઞાન સમજાતું નથી એનું તત્વજ્ઞાન સમજાતું નથી જ્ઞાની પુરુષ ના બધા વાતો જ્ઞાની પુરુષ બીજા બીજા તો વાર ભલો વાર તે પૂરેપૂરી પરમાર્થ સમજો જ નહીં છેલ્લો અર્થ છે ને તો કહ્યું જેમ છેલ્લો અર્થ કોર્ટમાં હોય ને તે વકીલો વકીલો સમજી જાય પેલા વકીલો ના એ છેલ્લો અર્થ જ્ઞાનીઓ સમજે એને પરમાર્થ કહેવાય પહેલો વખતમાં છે તારે એક એક એનું કવર નીકળે આપણે તાર બીજા નાઇન્ટી નાઇન રહ્યા પછી બીજા વખત બીજું કવર નીકળે સમજ્યું ને એમ કવર નીકળતા નીકળતા નીકળતા છેલ્લું કવર નીકળે તાર પરમાત્મા પછી ખબર ના રહી એમ પરમાત્મા સમજ્યું ને આ તો બધું કવર વાળું જ્ઞાન વપરાય કેવું અને તેથી જ અશાંતિ છે એને સોળમી વર્ષે સોળમી વર્ષે એને પુસ્તક લખેલું મારા એટલું જ્ઞાન એને ગયા ભાવનું જ્ઞાન હશે બધું એવી રીતે નથી થઈ કાઢ્યું સોળમે વર્ષે તમે વકીલ થયા આ તમે આ બધો પૂર્વનો સામાન જેના આધારે તમને ફરી દેખાડે ને રિહર્સલ કરાવે તો ચાલુ કારણ કે હૃદયનું ઠીક છે આ ફક્ત એને ફરી અત્યારે અત્યારે આવરણ પડી છે ધર્મ ધર્મ આવ્યા છે એ આવરણ પડી નથી કેટલાક વકીલો નહીં બ્રેનમાંથી ઓર ઓર તો નીકળી ગયો બીજા બીજા વકીલો કલ્પના ના કરી એવું કોની મેળવી અને જજ પણ હગર થઈ જાય બાબા હારો છે પછી આ સાચી વાત છે <laughs> દસ વાગ્યા સુધી ઘરમાં એકલા જવું તો રહીએ સત્સંગમાં ગયા એ સત્સંગમાં ગયા હોય તો દસ વાગ્યા સુધી એકલો રહે એમ તો સમજે કે મારી મધર એને સંતોષ થાય એવું તો કાર્ય કરવાની જોઈએ ભાગલ આવી ગયું ને તો પછી બુદ્ધિનો જો ઉપયોગ કઈ ન થાય બુદ્ધિ આપણે એમ જ બધી વસ્તુ માની લઈએ બાકી છે ખોટું છે સમજી જાય ખોટું છે અને ખરું છે સમજી જાય પણ એના મૂળ મૂળ ભાવ ના પહોંચે એ પૂછવું જોઈએ બુદ્ધિ જો બુદ્ધિ નો ઉપયોગ થવાનો હોય તો એને મૂળ ભાવ સુધી પહોંચવું જોઈએ ખરેખર તેનો બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય બુદ્ધિ બુદ્ધિ કેમ ના એટલી તીવ્ર ના થાય હિન્દુસ્તાનમાં બે માણસ મોટા માણસોને પૂછ્યું કે અમારી બુદ્ધિનું ગ્રેજ્યુએશન કેટલું છે ભૂલ ફૂલ ગ્રેજ્યુએશન આવી છે લગભગ હજી છાંટો થઈ છાંટો એ બધી હજી શરૂઆત નથી બુદ્ધિ બુદ્ધિ આપણે લોકો બુદ્ધિ બુદ્ધિ કરે છે આ ફોરેન દ્વારા બુદ્ધિ બુદ્ધિ એ બુદ્ધિ થઈ ચાલી ગણાય સબુન કે થી સચ્ચિવા ઉવા તેજક માનસ થાય કે જેણે બુદ્ધિ ચાલી એક લોટે સેફ સાઈડ ગઈ રહી શકે અને એની લેખમાં સબુન પોતાન દેખાઈને સમજી જાય આમ કે ના રહે આમ તે કે મગલ રેજી પર કરે સબુન આરા હિના લોકો આપડે બુદ્ધિ થઈ કે કે આપણે આની હાલ દીક જૂ કેવું એટલે માટે બુદ્ધિ થઈ કે જે પર ઘરે ઘરે એકલ વાત બુદ્ધિ તો કોનું નામ કહેવાય કે ક્રોધ માન માયા લોભનું વિવરણ કરી અને એને બધાને ગતિ બાજુ મૂકી દે શું અને ઘરમાં અથડાપણ ના આવે એડજસ્ટમેન્ટ લેતા આવડે આ તો આ તો એડજસ્ટ થવાનું સમજ એડજસ્ટ થાય છે બુદ્ધિ કેમ કહેવાય તમે સમજાયું બુદ્ધિ થાય તો બધું જ કામ કરી શકે બધી જગ્યાએ સ્વીકાર કરી શકે એવું બુદ્ધિશાળી આખા હિન્દુસ્તાન પછી ભલમાં નથી બુદ્ધિશાળી લાગુ પડવો તો બહુ આગળ આ ધરતી જેવા ગોકર માણસો કાઢે આખા દુનિયામાં પાંચ પછી માણસો બુદ્ધિ બુદ્ધિ ના હવે આને આપણે અક્કલને બુદ્ધિ કહીએ હવે અક્કલવાળા એટલે શું ત્યાં બાબો છોકરા આમ ફટ ફટ જવાબ આપે એટલે આપણે અને બીજો બાબો ફટફટ જવાબ ના આપી શકે સમજ ને એનું શું કારણ જવાના અક્કલ બધા પેલા અક્કલ નથી એ અક્કલ એ કુદરતી બક્ષિસ છે શું છે એ આજની કમાણી નથી બુદ્ધિ આજની કમાણી છે આજનો એક્સપિરિયન્સ છે મનુષ્યનો આજનો એક્સપિરિયન્સ છે પણ આ તો પૂરો એ અક્કલ એને એ અક્કલના મૂળ મૂળ શબ્દોમાં સૂઝ કહેવાય સૂઝ સૂઝ આને બહુ સૂઝ પડી જાય છે એને આપણે અક્કલવાળું કહીએ છીએ અક્કલવાળો એટલે એની જાતને બુદ્ધિશાળી માણસ બુદ્ધિશાળી માણસ એટલે એની જાતમાં કંઈક હું છું હું છું હું છું મોટા મોટી નબળી કઈ ઇગોઇઝમ જો તમે ગમે એટલા ગુણવાન હોય તો તમારે નમ્રતા આપવી જોઈએ જો ગુણવાન ક્યારે કહેવાય એના નમ્રતાથી ભરેલો ઇગોઇઝમ એટલે સંકળો સંકળો એટલે વિશ્લેષ કહેવાય એટલે મારે તો રોકું આપી દઉં મારે ચાલુ જગત અમે પર થઈએ પર રહીએ અમે જ્ઞાની કહ્યું તમારે કંઈ જોઈ જ ના હોય વર્લ્ડમાં આખું બધું આખું વર્લ્ડનું હોનું આપણે અમારે કામ અમારે વિષય તો વિચાર ના આવે પછી છતાં અમને માનના જીત ના હોય ધીરતીની જીત ના હોય ડેરા વર્ગાની જીત ના હોય શિષ્યોની જીત ના હોય અને કોઈ પ્રકારની ભીખ ના હોય ત્યારે આપણને પ્રાપ્ત થાય નહીં ભિખારીને તો કેમ કરે આ બધા આચાર્ય સાધુઓ બધા એવા એવા છે કે લક્ષ્મીની બીજ ના હોય એવા ઘણા માણસ હોય છે અમુક અમુક બધું ને મન વચન ગાય અને વિષયના દીકરા હોય એવા માણસો સાધુ તાર માનના અધિકાર હોય કીર્તિના અધિકાર હોય ભરણ શિષ્યના અધિકાર હોય બેનો બદનામ તે બધી ભીખો જ કહેવાય છે બધું ને કંઈ પણ ઈચ્છા ઈચ્છા એ ભીખ કહેવાય કંઈ પણ ઈચ્છા નિરીક્ષક હોય એ જ્ઞાન કહેવાય છતાં એ સંસારમાં બધા વ્યવહારમાં ફરે તે નિષ્પ્રહી ના હોય બાવા થાય નિષ્પ્રહી બાવા નિષ્પ્રહી અમને નિષ્પ્રહી બધા મોક્ષ ના થાય શું કહ્યું મોક્ષ ના થાય એનામાં એનામાં તિરસ્કાર હોય સંસાર પ્રત્યે તિરસ્કાર બીજા પ્રત્યે તિરસ્કાર હોય અને અમે નિષ્પ્રહી ને સત્પ્રહી જેવું હોય અમે તમારી ભૌગોલિક બાબતમાં તમારા બંગલા ગમે ત્યાં થાય તમારી કાયદિક સ્થિતિ હોય તમારું રૂપ ગમે તેવું હોય પણ તમને એમ આર્થ તમારા આત્મા સંબંધમાં અમારે તસ થાય અમે દુહી ક્યાંથી ઈચ્છાથી તમારા આત્મા તે માટે શું ભૌગોલિકમાં મને એ ભીખ માટે આપણે દશા પ્રાપ્ત થાય આખું વર્લ્ડ જોયું જાણીને જાણીને કહેવામાં આવે છે આ કંઈ પુસ્તક વાંચીને કહેવાનું નથી આવતું પુસ્તક તો વાંચતા હોય ને બધા શાસ્ત્રો વાંચો ને એ તો મેટ્રિકમાં ભણતા માણસ છે કેમ મેટ્રિકમાં ભણતા હા ભણી રહેલા માણસને પુસ્તક છે જવાય તમે સમજાય ને અને મારા છે ને ફોર્થમાં ભણે છે શું કહે જો આપણે વાંચીએ નહીં તો આપણે જ્ઞાન ના મળે ને આપણે વાંચીએ નહીં તો આપણને જ્ઞાન ના મળે ને પુસ્તકો અથવા શાસ્ત્રો શાસ્ત્રો કે પુસ્તકો એ ન વાંચવાથી જ એમને જ્ઞાન મળે જો આપણા નસીબમાં શાસ્ત્રો પુસ્તકો એ ડિરેક્શન આપે ડિરેક્શન આપે એ વસ્તુ નથી આપે વસ્તુ ના આપે પણ એમાંથી ગાઈડન્સ મળે આપણને મૂળ વસ્તુ તો મૂળ વસ્તુ જે છે જે જાણવાની વસ્તુ છે એ કેવી રીતે મળે નહીં એ વસ્તુ અવર્ણનીય છે કેવી છે અવર્ણનીય અને વાણીથી વક્તવ્ય થઈ નથી એટલે શાસ્ત્રો કેવી રીતે આવે શાસ્ત્રોમાં ના આવે એટલે એ વસ્તુ તો જ્ઞાની હોય તેની પાસે નહીં મળી છે ના હોય પુસ્તકો પુસ્તકનું કોઈ વિચાર હોય જ નહીં પુસ્તકમાં એનો એના ફોટા લીધેલા હોય ને જ્ઞાની પુરુષ બોલે તે શબ્દો એના ફોટા લીધેલા હોય વસ્તુ ના આવે શું એટલે બધા ચાર વેદ ભણી રહે ને ચાર વેદ એ ભણી રહ્યા રાજાજી બીજે બે વેદ પૂરા કર્યા હતા ચાર વેદ પૂરા કર્યા મેં રાજાજીને વખોડાને કહ્યું કે રાજાજીને કહેજો કે ચાર વેદ પૂરા કરી દેશો ત્યારે are very self-worship, this is not that, this is not that, this is not તું આત્મા ખોલ તે આત્મા હોય શું કહે છે જય ખોટું જ્ઞાન ખોટું જ્ઞાન હા જય સચિદાનંદ જય સચિદાનંદ બુદ્ધિ શું કરે બુદ્ધિ ક્યાં સુધી લઈ જાય સંસાર નું બધું સંસારમાં બધું એ કરી છે અક્કલ બુદ્ધિ જેને કહેવામાં આવે ને તે સંસારનું આપણું હિતાહિતનું સાધન બધું બતાવી દે છે કેવું બતાવે હિતાહિતનું સાધન બતાવે પણ તે હિંસાની બહાર નીકળવા નથી દેતી બુદ્ધિ સમજો ને કે એનું જ્ઞાન તરફ જવું હોય ને તો બુદ્ધિ એને જવા ના દે સમજો ને પાપી છે તે અહીં શું ખોટું કે છે અમારા ડિવિઝનમાં કારણ કે બુદ્ધિ સંસાર અનુગામી છે અને જ્ઞાન મોક્ષ અનુગામી છે બુદ્ધિ બુદ્ધિનો જ્ઞાન માં ખેલ એટલો બધો છે બુદ્ધિ કોને કહેવામાં છે કે જે જે તમે જ્ઞાન જાણો છો ગમે તે જાતના શાસ્ત્રો ગમે તે જાતના જાણો છો ગમે તે સબ્જેક્ટ ના જાણો ગમે તે વિષય વિષયના શાસ્ત્રો વર્ણના વિષય જાણો પણ અહંકારી જ્ઞાન એને બુદ્ધિ કહેવામાં આવે છે તે જે જ્ઞાન અહંકારી છે હું જાણું છું એમ બોલ્યો એટલે બુદ્ધિ કહેવાય બરાબર અને જે જ્ઞાન નિરહંકારી છે એને જ્ઞાન કહેવામાં આવે નિરહંકારી જ્ઞાન સમજાય ને જ્ઞાન તો તે જ છે પણ અહંકાર પડ્યો એટલે ઇસ્કોતરો થઈ ગયો શું થયું એટલે સમજાયું એટલે બુદ્ધિને જ્ઞાનમાં ફેર એટલો બુદ્ધિ એટલે અહંકારી જ્ઞાન અને જ્ઞાન એટલે નિરહંકારી જ્ઞાન સમજ્યું ને બુદ્ધિને નો રિફરન્સ અમારા પુસ્તકમાં લખેલો જ મેં આપતાવાળીનો મેં તો ના લખેલું પણ સમજાય જ નહીં એટલે અમે બુદ્ધિ બાબતમાં અમુક કેવી કારણ બુદ્ધિ હંમેશા માણસને ઇમોશનલ બનાવે શું કરે ત્યાં આગળ પછી અમને એવા પરિણામ ના અને હંમેશા બુદ્ધિ નફો તો બે જ દેખાડે બીજી કશું દેખાડે નહીં આમાં જગ્યા બેસવામાં નફો ટોટો દેખાય જો જઈએ તો નફો ટોટો દેખાય ક્યુબા ઉભા રહ્યા ને તોય નફો ટોટો દેખાય દેખાય ને સારું આગળ પહેરી જગ્યા દેખાડે કે એટલે અમને નફો ટોટો દેખાય નહીં નફો ટોટો દેખાય ઇમોશનલ ના થઈ જાય આખું વર્લ્ડ ઇમોશનલ હોય કેવું અને આ ગાડી ઇમોશનમાં ચાલે છે ઇમોશનમાં હા train is in the motion જો ઇમોશનલમાં થાય તો તેમાં મનુષ્ય ઇમોશનલ થઈને ટ્રેન ઇમોશનમાં ચલાવી જોઈએ શું કહ્યું બસ કેટલાય જીવો મરી જાય છે અને એનો દિવસ આગળ પડ્યો જો ટ્રેન ઇમોશનલ થતી હોય તો દશા બે આ ઇમોશનલ ના થવાય બધા બહુ જીવો તમે પ્લીડિંગ કરો તો બીજા બધા ભાઈ જીવો એમને એમનો કારભાર ચલાવ્યા એટલે ઇમોશનલ સમજી ગયા તમે આ ગાડી ઇમોશનલ સાહેબ શું થાય એટલે હંમેશા મોશન હોવું જોઈએ જ્ઞાન ન હોય જ્ઞાનનું એવું